વિચારોમાં કયો બોલો શ્રીમંત સ્વામી ને નમસ્કાર કરું છું દાદા નું જયારે આપણે નમસ્કાર વિધિઓ બોલીએ પંચ પરમેશ્રી ભગવંતો ને નમસ્કાર ઓમ પરમેશ્રી ભગવંતો ને નમસ્કાર તીર્થંકર સાહેબો ને નમસ્કાર સાસન દેવ દેવીઓ ને નમસ્કાર <laughs> ત્યારે અંદર દ્રષ્ટિ સામે શું હોવું જોઈએ નજર સામે અંદર અસીમ જય જયકારો બોલી નજર સામે દાદાની મૂર્તિ હોય છે ફોટો ચિત્તભ્રષ્ટ ખોટો નજરો નજર આટલું બધું દાદા રે એટલે તને બેઠેલા દેખાય ત્યાં ખાતા દેખાય જોતા દેખાય કરે છે કોણ એ સમજે તો ઉકેલે કાયમી કોયડો કરામત કરે છે કોણ એ સમજે તો ઉકલે કાયમી કોયડો કરામત પૂજગલની બાજે સ્વભાવિક જ્ઞાનને પ્રેજો હા હું કહું છું એ જ ગોત કરે છે કોણ સમજી જાય તો તમે વ્યવસ્થિત સમજી ગયા કેથી કોવાડ્યો ઉગડ્યો ના ઉગડ્યો તરત જ હે તરત જ પણ નાખો બોલો ને બોલો ને વાંધો છે પહેલેથી બોલો કરામત ઉદગલની બાજી સ્વાભાવિક જ્ઞાન ને આ કરામત ઉદગલની છે લોક જાણે કે ની છે શું લખે છે કરામત ઉદગલની વાજી સ્વાભાવિક ચેતન કરી છે કે નહીં પણ ઉદગલ ચેતન ની ઉદગલ ચેતન ની હાજરી ને લીધે કરી શકે છે ને એ જુદી વસ્તુ છે આ લોક શું જાણે ચેતન કરે છે ચેતન કરતા નામે બિન ગુનેગાર ને ગુનેગાર કરાવે છે ચેતન અક્રિય છે દાદાજી પંદર વર્ષ તેનો નીકળે પૂરો ચાલ્યા નતા પંદર વર્ષ પહેલા લખાયેલું છે

પછી માણસ શક્તિ ના ચાલે જે વર્ગણ હોય તેનો અમલ હોય કોનો હોય અરે પ્રેત ને દારૂ પીધો એ તો દારૂ નો અમલ હોય શું કહે એનું ચરણ બંધ થઈ જાય તમે પીધેલો ને પીધેલો ને પેલા પીધેલો પેલા પેલા એઠો કરેલો આ કોઠળો એઠો કરેલો એઠો કરેલો કરેલો પછી પવિત્ર કરેલું નહીં થાય કોઠવા સુરતી પ્રજા કેવા સરળ લોકો સારા લોકો છે કોઠવા હેઠળ કરીને કોઠવા હેઠળ કરે કે ચાલો પછી લખી છે અતિ મુશ્કેલ સમજાવું વિનાશ સ્વજ્ઞની કૃપા સરળ ને સમજાયું અપડ આ મોક્ષ સુખ સંપદા ખૂણે ખૂણો સકલ બ્રહ્માંડ નો હું જોઈને કહું છું નથી ભગવાન કોઈ કરતા જગત નો સકલ જોઈને કહું છું નથી ભગવાન કોઈ ભગવાન કોઈ કરતા જગત આખું સ્વયંભૂ જગત આખું સ્વયંભૂ થયું એટલે વૈજ્ઞાનિક રીતે વિજ્ઞાન થી તું એસ ને પાણી થઈ ગયું કોને કરતા કોઈ બાપો નહીં સ્વયંભૂ આવું સાંભળવા દસ કરોડો બેસવાનું છે છે હા પછી શું કે છે આગળ છું ઇતિહાસે હું અચોડ જગત જગતમાં મૂળ હું પરથમ જિનેશ્વરી મૂર્ત આ અક્રમ પહોંચ્યું આજ છે વિક્રમ અનંતાયુગમાં અપવાદ પ્રગટ પ્રત્યક્ષ મૂળ ભગવાન જગતને ખુલ્લે આમ કહ્યું હું કારણ અગુરુ લઘુતમ કેવું સરસ બહુ સુંદર છે આ છપાયેલી છે ચોપડીઓ પડી રહેશે તે લોકો ઘેર ખરી કરે બધું છપાઈ ગયેલું બધું જેટલું નીકળ્યું એવું બધું છપાઈ કવિ કવિ નું બહુ સુંદર લખાણ છે આપના આશીર્વાદ થી કવિ નું બહુ સુંદર લખાણ છે આપના એનામાં હાથ મૂક્યો ને બધું એને સમજ ના પડે પછી બાકી એને કેવું સર નીકળી એ તો એનો બધો એનો આ રોગ નીકળી જશે ને પછી સારું સારું એને એ આપવાનું છે દાદાજી આપણા આપણા આપણા થી મહાત્મા ના ડિસ્ચાર્જ જરા જલ્દી જલ્દી થાય એવું ખરું જપાતા ભેર ભરેલો માલ નીકળે છે કોને અમે બધા જ્ઞાનમાં બેઠા પછી અમારો ભરેલો માલ જરા જલ્દી નીકળી જાય ખરો નીકળી જાય ને બીજું હંમેશા કશું કાળ પાકે એટલે કેરીના માલિક કેરી ખાવી હોય તો ના ખાવી હોય તો એમને કેરીઓ થઈ કરવી પડે એમ નહીં જરા જલ્દી નીકળી જાય ખરો વહેલો વહેલો નીકળે ખરો ના એ તો દિવાળી દિવાળી કઈક તો કેરી કાઢતો શું થાય સીધે ના સીધે સીધા ની ખીચડી ખવાય ખવાય આપડે સીધે છે એવું કે છે સીધું એટલે શું તો જે ખરાબ તમે કહો છો વાર જ લાગે એનો ટાઈમ આવે ત્યારે જ નીકળશે નહીં એ નીકળે એ જોયા જ કરે એ જ ફિલ્મ આપણી એ જ ફિલ્મ કે રામ શું કરી રહ્યા છે અને ખીચડી સીધા નહીં તો શું કામ નહીં સીધા ડેક નહીં લે સીધા નહીં લોકો સીધા ડેક નહીં હા દાદા સીધા દેવ એટલે શું એને પરિપક્વ થવા દેવી બરાબર પરિપક્વ થવા દો બીજું કયા શબ્દ માંથી આવ્યો કે સિદ્ધ થવા દો સિદ્ધ થવા દો તે આ સિદ્ધ થતા થતા સીધું આવી ગયું બોલો સિદ્ધ થયા નહીં ચઢાયા પછી એને સિદ્ધ થવા દે છે પછી ક્યારે ખાવાય તે સીધું પહેરી ગયું સીધું <laughs> સિદ્ધ થવાનું થવા દો કે સૂર છે બધું ખીજવા દો કરે છે કોણ એ સમજે સૌ કાયમી કોયડો જે પરમાનન્ટ જે એ છે કોયડો <coughs> પદલ પટેલ પરમાનન્ટ છે ને પરમાનન્ટ વરી કાયમી કોયડો ટૂકલે તો ટૂકલે નહીં ને દાદાજી આપ જ્ઞાનીની સેવામાં હજી બહુ ખામી છે તે આપ જે આ બધું આ કીધું તો હમણાં એવો ભાવ થાય કે આપની જે સેવા કરીએ છીએ એ તો કશું જ નથી એનાથી વધારે થવું જોઈએ તો આપ સમજાવો તો વધારે થાય એમ કે છે કે આપની જે સેવા કરીએ છીએ એમાં બહુ ખામી છે આમાં ઓછું લાગે છે તો આપ કઈક સમજાવો તો અમારાથી વધારે થાય બરોબર છે ખામી હોય તો રાજી ના દેખાય ખૂબ થવું જોઈએ હજી બહુ ખૂબ થાય ત્યારે ગુસ્સો થઈ જાય અકળાઈ જાય રીત છે બધું કારણ કે આમાંનું અમારે જોઈતું નહીં તમે શું કરી રહ્યા છીએ જોયા કે તમે શું કરી રહ્યા છો અમારે જોઈતું હોય તમારે દીખી હોય એની એ તમારે દીખાઈ નથી તો તમે શું કરી રહ્યા છીએ ના પણ મારું કેવું કે આપ જ્ઞાનીના સાનિધ્યમાં રહીને અમારો બધાનો અમારો બધાનો વ્યવહાર એકદમ સુંદર હોવો જોઈએ વ્યવહાર એકદમ બધાનો સુંદર હોવો જોઈએ છે તેથી મારે કોઈ પણ આપ દીપક ને